આજે આપણે જે આ ઓગણીસમું વચનામૃત પઠન કર્યું એ સમજવું પણ કઠણ છે એનાથી વધારે કઠણ સમજાવવું છે એનાથી વધારે કઠણ આચરણ કરવું છે અતિશય કઠણ વચનામૃત છે શિરજી મહારાજનું જે હાર્દ છે એ આ વચનામૃતમાં પ્રગટ થયું છે પોતાનું જે એક અવતાર કાર્ય છે એકાંતિક માર્ગની પ્રસ્થાપનાનું એ આમાં મહારાજે રજૂ કર્યું છે અનેક સંપ્રદાયો છે મોક્ષની રીતે અનેક રીતે પ્રયાસ કરનારા ભક્તોને મુમુક્ષુઓ છે ઉપદેશ કરનારા ગુરુઓ છે અનેક પ્રકારના શાસ્ત્ર છે પરંતુ એક આત્યંતિક જે વાત છે એ શ્રીજી મહારાજ અહીંયા રજૂ કરે છે અને આપણા જે અનેક પ્રકારના ભેદભરમ છે એને પણ તોડે કેટલી સુંદર રજૂઆત શ્રીજી મહારાજ એમ બોલ્યા જે આ સત્સંગને વિશે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તે માટે એ આત્મનિષ્ઠા આદિ જે ચારેય ગુણ તે સિદ્ધ કરવા શા માટે તો એ ચારેય ગુણને એકબીજાની અપેક્ષા છે પહેલા તો એ સમજીએ કે આત્યંતિક કલ્યાણ એટલે શું કલ્યાણ કલ્યાણ તો સૌ કહે છે પણ આત્યંતિક એટલે શું આત્યંતિક કલ્યાણ એટલે શું શ્રીજી મહારાજ કાર્યાણીના સાતમા વચનામૃતમાં એ વાત રજૂ કરે છે આત્યંતિક કલ્યાણ કોને કહીએ નહીતર તો લોકમાં તમે સાંભળો છો કે ભાઈ ચાલો દેવ મંદિરે જઈએ ચાલો કથામાં બેસીએ કેમ કાયાનું કલ્યાણ થાય ભાઈ કાયાનું કલ્યાણ એટલે કાયાનું સુખ એ તો શીરો પૂરીને ભજીયા ખાઓ એટલે કાયાનું કલ્યાણ પૂરું રોટલી દાળ ભાત શાક ખાઓ કાયાનું કલ્યાણ પૂરું થઈ ગયું તો સવારના પહોરમાં તમારે ઘેર ભૂદેવ ચપટી લોટ માગવા આવે અને આપો એટલે બ્રાહ્મણ ખુશ થઈ જાય શુભમ અસ્તુ કલ્યાણમ અસ્તુ એ બધું લૌકિક સુખના આશીર્વાદ છે એ બધા કલ્યાણ જ કહેવાય માનો તો પણ આત્યંતિક કલ્યાણ એ વિશે પણ અનેક મતમતાંતરો હોય એટલા માટે શ્રીજી મહારાજ એ કાર્યાણીના સાતમા વચનામૃતમાં સુંદર રીતે બતાવે છે કે બ્રહ્માંડનો જ્યારે પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિનું કાર્ય જે ચોવીસ તત્વ એ પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે અને પ્રકૃતિ પુરુષ છે એ પણ અક્ષરના તેજને વિશે લીન થઈ જાય છે અને પછી એકલું જે સચ્ચિદાનંદ ચિદઘન તેજ તે બાકી રહે છે એ તેજને વિશે પુરુષોત્તમ નારાયણ વાસુદેવ અખંડ બિરાજમાન રહે છે સદાય સાકાર મૂર્તિ થકા બિરાજમાન રહે છે બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એ થયા કરે છે પરંતુ પુરુષોત્તમ નારાયણ તો નિર્વિકાર ભાવે અખંડ સદા સાકાર મૂર્તિ થકા એ જે અક્ષર બ્રહ્મ તેજ છે એને વિશે સદૈવ સાકાર મૂર્તિ થકા બિરાજમાન રહે છે એ પુરુષોત્તમ નારાયણને વિશે જે અનન્ય નિષ્ઠા એનું નામ આત્યંતિક કલ્યાણ અને દેહને અંતે એ જે પરમધામ છે એમાં જે પુરુષોત્તમ બિરાજમાન છે એ પુરુષોત્તમની સેવામાં સેવક ભાવે ઉપસ્થિત થઈ જવું એનું નામ આત્યંતિક કલ્યાણ અંતિમમાં અંતિમ કલ્યાણ હવે આનાથી પછી કોઈ બીજી પ્રાપ્તિ જ નથી એને આત્યંતિક કલ્યાણ કહેવાય અંતનો પણ અંત બસ પછી બીજું આગળ કંઈ એ જે પુરુષોત્તમ છે એની સેવામાં સેવા મુક્તિશ્ચ ગમ્યતા યદ ગતવા ન નિવર્તનતે તદ્ધામ પરમ મમ એકવાર પહોંચી ગયા તો પછી જ્યાંથી પાછું ફરવાનું થતું નથી એવું જે ધામ અને એમાં જે પુરુષોત્તમની મૂર્તિ છે એ પુરુષોત્તમની સેવામાં ઉપસ્થિત થઈ જવું એ સેવાની પ્રાપ્તિ કરવી એનું નામ આત્યંતિક કલ્યાણ પુરુષોત્તમની સેવામાં ઉપસ્થિત થવું હવે એ જે પુરુષોત્તમ નારાયણ છે એની સેવામાં ઉપસ્થિત થવું એ કેવળ પુરુષોત્તમની સાકાર ભાવે ઉપાસના કરવાથી જ પહોંચી શકાય નિરાકાર ભાવે ઉપાસના કરનારા એ પુરુષોત્તમની સેવાને ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી એક એક તો એ પુરુષોત્તમની જ ઉપાસના કરવી પડે અને સાકાર ભાવે ઉપાસના કરવી પડે તો જ એ પુરુષોત્તમની સેવામાં પમાય બીજું ગમે તેવા દેવી દેવતાઓની ઉપાસના કરે તો એનાથી એ પરમ પ્રાપ્તિને ક્યારેય પહોંચી શકાતું નથી એના માટે પુરુષોત્તમની જ ઉપાસના અને સાકાર ભાવે ઉપાસના દેવી દેવતાઓની ઉપાસના કરનારાઓને ક્યારે એ સુખની ઝાંખી પણ થતી નથી એ લોયાના અગિયારમામાં પણ મહારાજે બતાવ્યું છે તો એવું જે ધામ કેટલું દૂર છે અષ્ટધા પ્રકૃતિથી પાર માયાના તમથી બહાર અક્ષર તેજમાં એ પરમધામ એ પરમ પ્રભુ કેટલું દૂર લાખમણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી એક સ્થૂળ દ્રષ્ટાંત લાખમણ લોઢાનો ગોળો એ અક્ષરધામમાંથી એમને છૂટો મૂકી દે અને વાયુને લેરખે ખાલી ઘસાતો ઘસાતો ઘસાતો આ ધરતી ઉપર આવે તો ધૂળ ભેળો ધૂળ રજ થઈ જાય કોઈ બીજા સાધનથી નહીં ઘસવાનો અડતરા કાનસ ગ્લાસ પેપર એનાથી નહીં ઘસવાનો કેવળ પવનથી જ ઘસાતો ઘસાતો એ અક્ષરધામમાંથી અહીંયા પહોંચે તે ધૂળ બેળો ધૂળ થઈ જાય એટલું અક્ષરધામ પરમધામ દૂર છે આ એક બાહ્ય દ્રષ્ટિ છે મતલબ કે એક સાધનાની દ્રષ્ટિ છે મતલબ કે આપણે આટલા ભગવાનથી દૂર થઈ ગયા છીએ ભગવાન તો આપણે અંદર જ છે આત્મામાં પરમાત્મા બેઠો છે પણ કહેવાનું એ છે કે આટલા આપણે પરમાત્માથી દૂર છે આટલું આપણે છેટું પાડી દીધું છે હવે એ સામીપ્ય કેળવવું છે એ કઈ નાની માસિક બાઈના ઘર હોઈ શકે નહીં આટલું ભગવાનનું ધામ દૂર અને એટલું સામીપ્ય હવે કેળવવાનું અને જ્યારે સામીપ્ય કેળવાય ત્યારે આત્માની દ્રષ્ટિએ ત્યાં જ પરમધામ ત્યાં જ પ્રભુ ત્યાં જ પુરુષોત્તમ એ સામીપ્ય કેળવવાનું છે તો એ અક્ષરધામમાં જવું છે પણ બહુ સરસ માવદાનજીભાઈ કવિરાજે કીર્તન રચ્યું છે અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસુ અક્ષર માયા અક્ષર જાતા રોકશે ત્રિગુણી માયા તમને લૂંટશે અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસુ અક્ષરની વાટે સિદ્ધિયું આવશે અક્ષર જાતા તો સિદ્ધિઓ રોકશે જાવું તો બધાય ને છે સિદ્ધિઓ આડી આવશે ત્યારે અહીંયા જરાક થોડું સુખ દેખાય છે તો આંખના ડોળા સ્થિર રહેતા નથી તો ત્યાં શું થશે ત્રિગુણી માયા છે એ આડી આવશે નિર્ગુણદાસ સ્વામી એમની વાતોમાં કીધું છે કે માયા તો છે અક્ષરધામના દ્વાર સુધી હિંડોળો બાંધીને બેઠી છે જેવો ભક્ત આવે છે ત્યારે એની છાતીમાં લાત મારે છે ને એમાં જે છટકી જાય એ ભગવાનના ધામમાં જાય છે કહેવાનું અતિ કઠણ છે આત્યંતિક કલ્યાણને પ્રાપ્ત કરવું તો હવે એ જે આત્યંતિક કલ્યાણ છે એને પામવું છે તો મહારાજે એ બતાવ્યું કે કેવળ આત્મનિષ્ઠાથી પણ આ કામ નહીં થાય કેવળ પ્રીતિ જે નવધા ભક્તિ એનાથી પણ આ કાર્ય નહીં થાય કેવળ વૈરાગ્ય કરીને પણ આ કાર્ય નહીં થાય કેવળ સ્વધર્મના પાલનથી પણ આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ નહીં થાય ભલે તમે આમ હા પાડો બધાય પણ આ સમજવું એ કાંઈ સહેલી વાત નથી એક એકનો જે આમ મિલાવટ અને જે આંટી ઘૂંટી છે ભયંકર છે એટલે આપણે કીધું છે સમજવું બહુ કઠણ છે એનાથી સમજાવવું બહુ કઠણ છે અને એનાથી તો પછી આચરણમાં મૂકવું એ અતિશય કઠણ છે પરસ્યો વાળી દે એવી આ બાબત છે દેશી ભાષામાં કે ને હોથા કાઢી નાખે આ હોથા કાઢી નાખે એવી વાત છે તળપદીમાં અને એટલા જ તમે ધ્યાનથી સાંભળો તો કાંઈક એકાદ ટેમ્પું અંદર આવે તો હવે એ આત્યંતિક કલ્યાણને પ્રાપ્ત કરવું છે એમાં પહેલી બાબત મહારાજ એ રજૂ કરી કે હવે ચારેયને અપેક્ષા છે આત્મનિષ્ઠાને વૈરાગ્યને પ્રીતિને સ્વધર્મને તો એકબીજાને જે અપેક્ષા છે એને લ્યો હવે અમે વિગતવાર સમજાવી તો પહેલી બાબત કે આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રી હરિને વિશે પ્રીતિ ન હોય તો એ પ્રીતિએ કરીને થઈ જે શ્રી હરિની પ્રસન્નતા તેણે કરીને જ પામમાં યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે માયાના ગુણે કરીને પરાભાવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો પેલી બાબત તો એક આત્મનિષ્ઠા એટલે શું તો જેનો દેહ ભાવ ટળી ગયો છે અને આત્મભાવ જાગૃત થયો છે દેહ બુદ્ધિ જેની નષ્ટ થઈ ગઈ છે આત્મબુદ્ધિ જે પ્રગટ થઈ છે આ જે આપણું શરીર દેખાય છે એક શરીર નથી આ સ્થૂળ છે એની અંદર સૂક્ષ્મ છે એની અંદર કારણ શરીર છે ત્રણ શરીરે યુક્ત આપણે છીએ એનાથી પર જે એક અણુસરખો આત્મા છે ત્રણ અવસ્થાથી પર છે ત્રણ દેહથી પર છે અણુસરખો સૂક્ષ્મ છે અને પ્રકાશિત કેવો છે સૂર્ય જેવો પ્રકાશિત છે એવો પ્રકાશપુંજ એવું આપણું સ્વરૂપ છે એ સ્વરૂપમાં જેને સ્થિતિ થઈ છે દેહમાં જરાય જેને નિષ્ઠા નથી રહી એને આત્મનિષ્ઠ કહેવામાં આવે છે તમને બધાને તો જાણે છે જ તો એવા જે આત્મતત્વમાં જેને નિષ્ઠા થઈ છે સ્થિતિ થઈ છે એ આત્મનિષ્ઠ પુરુષ છે દેહભાવ જેનો ટળી ગયો છે બ્રહ્મભાવ જેનો પ્રગટ્યો છે ઇન્દ્રિયો અંતઃકરણથી જે પર થઈ ગયો છે જો આત્મ આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિની સીડીઓ મુકાય છે તો એવો જે આત્મનિષ્ઠ છે છતાંય એવી આત્મનિષ્ઠા બિલકુલ દેહથી નોખો પડી ગયો છે છતાં પણ એ પરમધામમાં પુરુષોત્તમની સેવામાં અક્ષરપદમાં જઈ શકતો નથી લિમિટેશન છે તકલીફ શું થાય છે કે આત્મનિષ્ઠ છે પણ ભગવાનમાં પ્રીતિ નથી એટલે કંઈક ગરબડ થઈ જાય છે અને ગરબડ એટલે મોટી ગરબડ થાય છે એ શ્રીજી મહારાજે ગઢડા મધ્યના પાસઠમાં વચનામૃતમાં સમજાવ્યું છે કે જેવી રીતે બહુ પ્રકારના ભોજન બનાવ્યા હોય ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય પણ એમાં એક લવણ ન હોય એટલે કે મીઠું ન નાખ્યું હોય એટલે કે નમક ન નાખ્યું હોય સોલ્ટ ન નાખ્યું હોય તો એ તમામ જે વ્યંજનો ભોજનો એ બધા નકારા થઈ જાય છે એટલે કે નકામા થઈ જાય છે સ્વાદ વગરના થઈ જાય છે રસ વગરના થઈ જાય છે અને એને કોઈ ખાવા માટે તૈયાર થતું નથી થૂંકી નાખે છે છે તો ઘણા કિંમતી ભોજનો એમ આત્મનિષ્ઠા કંઈ સામાન્ય નથી પણ મીઠું રહી ગયું છે ભગવત તત્વની જે ઉપાસના અને પ્રીતિ હોવી જોઈએ એ રૂપી લવણ નથી એટલે આટલી ઊંચી આત્મનિષ્ઠાની સ્થિતિ હોવા છતાં એ નકારી થઈ જાય છે અસ્વસ્થામાં આત્મનિષ્ઠ હતો બ્રહ્મજ્ઞાની હતો પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનમાં પ્રીતિ નહોતી એમાં પ્રીતિ નહોતી એટલે પાંડવોમાં પણ પ્રીતિ એમના ભક્તમાં નહોતી તો દુર્ એ જે દુર્ગતિ થઈ છે એની સાક્ષી છે અધ્યાપી પર્યંત અસ્વસ્થામાં એ દશા ભોગવે છે નહીતર આત્મનિષ્ઠ હતો પણ ભગવત પ્રીતિ નહોતી તો એની આત્મનિષ્ઠા કોઈ કામમાં ન આવી એટલા માટે એવું જાણીને જ સુખદેવજી મહારાજ બ્રહ્મરૂપ થયા હતા તો પણ શ્રીમદ ભાગવતને ભણ્યા કારણ કે આ કેવળ આત્મનિષ્ઠા તો નકારી છે એટલે સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતને ભણ્યા બ્રહ્મરૂપ હતા તો પણ શ્રીમદ ભાગવતને ભણ્યા અને અખંડ શ્રી કૃષ્ણ ભગવાનની અનન્ય ભાવે ભક્તિ કરતા રહે છે વિશેષ મહારાજે સમજાયું ગરડા મધ્યના અઢારમાં કે સુખજી નારદ સનકાદિક આ બધા જ ભક્તો છે પણ બ્રહ્મરૂપ છે છતાં પણ અખંડ ભગવાન નામ સ્મરણ રટન કીર્તન કરતા જ રહે છે બ્રહ્મરૂપ નથી બ્રહ્મરૂપ છે છતાં પણ પુરુષોત્તમનું નામ રટન સ્મરણ કરતા રહે છે અરે એની ક્યાં વાત છે શ્વેત દ્વીપમાં નિરન્મુક્ત વસે છે અને બ્રહ્મરૂપ છે એટલું નહીં કાળના પણ કાળ છે છતાં પણ અખંડ પુરુષોત્તમનું નામ સ્મરણ અને રટન અર્ચન પૂજન વંદન કરતા રહે છે બદ્રિકાશ્રમને વિશે ઉદ્ધવ અને તનુ આદિક ઋષિઓ છે એ પણ અખંડ તપ અને ભગવાનની અખંડ ભક્તિ કરતા રહે છે ભક્તિ વગર તો આત્મનિષ્ઠા નકામી છે ગતિમાં ફરક પડી જાય જે ગતિ સુખ સનકાદિક નારદ સનકાદિકને પ્રાપ્ત થાય એ કેવળ આત્મનિષ્ઠ પુરુષોને મળતી નથી એ સુખ સનકાદિકનો જે રસ છે એ પરમાનંદ છે એ કેવળ આત્મનિષ્ઠાવાળાઓને નથી મળ્યો સુખદેવજી મહારાજને જ્યારે આ રસમાં ડૂબ્યા છે ત્યારે સ્વયં પોતે બોલ્યા છે પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલિયા રસ બોર થઈ ગયા છે તો કેવળ આત્મનિષ્ઠા તો મહારાજ કહે બિલકુલ નકારી છે નકામી છે એનાથી કાર્ય થતું નથી અને જેવો રસ આ લોકોને મળે છે એવો પેલાને મળતો નથી જેવી પ્રાપ્તિ આ સુખ સંકાદિકને મળે છે એવી કેવળ આત્મનિષ્ઠાવાળાને મળતી નથી એટલા માટે અહીંયા લખ્યું કે શ્રીહરિની પ્રીતિએ કરીને થઈ જે પ્રસન્નતા તેણે કરીને એક મોટું ઐશ્વર્ય મળે છે અને ઐશ્વર્ય કયું છે કે માયાના ગુણથી પરાભવ ન થઈ શકે એવું મહાન ઐશ્વર્ય આ ભક્તિવાન પુરુષ આત્મનિષ્ઠા સહ ભક્તિવાન પુરુષને પ્રાપ્ત થાય છે જે સુખ સંકાદિકને પ્રાપ્ત થયું છે કેવું મોટું ઐશ્વર્ય તો સારંગપુરના અગિયારમાં કહ્યું નિરંજન પરમમ સામ્ય મુપેતી પુરુષોત્તમ નારાયણ જેવો એ ભક્ત થઈ જાય છે એના સમાન થઈ જાય છે માયાથી અંજન જે માયા તેણે રહિત થયો એવો પુરુષોત્તમને તુલ્ય થઈ જાય છે તો તુલ્યપણું એટલે જેમ પુરુષોત્તમ નારાયણ શુભ શુભ કર્મે કરીને બંધાતા નથી એમ જ આ ભક્ત પણ શુભ અને અશુભ કર્મે કરીને બંધાતો નથી અશુભ કર્મ કરે તો પણ જેમ પુરુષોત્તમ બંધાતા નથી એમ આ ભક્ત પણ બંધાતો નથી આત્મનિષ્ઠાવાળો હલવાઈ રહી પણ આવો જે ભક્ત છે એ પુરુષોત્તમનું એવું ઐશ્વર્ય પામે છે કે એની તુલ્ય થઈ જાય છે કૃષ્ણ તાપની ઉપનિષદમાં કથા છે સુંદર મજાની છે અને એ મહારાજે ગરડા મધ્યના દસમા વચનામૃતમાં નોંધી છે વૃંદાવનમાં જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા કેવો સમાન થાય છે નિરંજન પરમમ સામ્ય મુપેથી તો વૃંદાવનમાં દુર્વાસી દુર્વાસાજી પધાર્યા તો શ્રી કૃષ્ણએ ગોપીઓને કહ્યું કે દુર્વાસા ભૂખ્યા છે તો તમે બધા થાળ લઈને જમાડવા જાઓ ગોપીઓએ કહ્યું મહારાજ જઈએ તો ખરા પણ આડા જમનાજી છે ઘૂઘવાટા કરે છે કેમ જવું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અદ્ભુત બોલ્યા વ્રજાંગનાઓ હે ગોપીઓ યમુનાજીને જઈને એમ કહેજો કે શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો હે યમુના મૈયા અમને માર્ગ દેજો ગોપીઓ દાંત કાઢવા માંડી કારણ કે એની સાથે રેમો છે એનો ભેદ ગોપીઓ જાણે છે અને એ શ્રી કૃષ્ણ બોલે છે સદા બાળ બ્રહ્મચારી હોય તો યમુનાને કેજો માગ દેશે હસી હસીને ગોપીઓ ગોટો વળી ગઈ કે આ લાલો જો બાલ બ્રહ્મચારી કહા કા બ્રહ્મચારી પરંતુ આજ્ઞા હતી યમુના જ્યાં કાંઠે ગયા હાથોમાં થાળ છે યમુનાને હસતા હસતા એમ કહ્યું કે મૈયા અમારો કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો માગ દેજો સડસડ સડાટ યમુનાએ માગ દઈ દીધું ગોપીઓ જોઈ રહી આ શું છે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ સામે કાંઠે ગયા દુર્વાસાજીને અનેક ગોપીઓ હતી એમણે બધા જ થાળ મૂક્યા દુર્વાસાજી એક પછી એક એક પછી એક એક પછી એક થાળ જમવા માંડ્યા બધા થાળ સાફ કરી ગયા પછી એમ કહ્યું કે જાઓ હવે હું તૃપ્ત થઈ ગયો છું ગોપીઓ કહે રે મહારાજ પણ આડા યમનાજી છે અમે કઈ રીતે જઈએ તો કે આવ્યા કેમ જી અરે મહારાજ આવી રીતે આવ્યા કે શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય એમ અમે કહ્યું યમનાએ માગ દયો માગ દીધો તો દુર્વાસાજી કે હવે એમ કહેજો કે દુર્વાસાજી સદા ઉપવાસી હોય તો યમના માગ દે ગોપીઓ કે આ હા હા આટલું બધું ઝાપટી ગયો સદા ઉપવાસી અમરીશ મહારાજાએ ખાલી જલ અને તુલસીનું પત્ર એકાદશીને દિવસે ગ્રહણ કર્યું તો દુર્વાસાએ ધૂળ કાઢી નાખી હતી એ દુર્વાસાજી આજ બોલે છે કે સદૈવ ઉપવાસી હોય તો યમુનાને કહેજો માર્ગ દેજો ગોપીઓએ આવી છે યમુનાને કાંઠે હાથ જોડ્યા છે દુર્વાસાજી સદા ઉપવાસી હોય માર્ગ દેજો સડસડ સડાટ એ માર્ગ આવી જો એ ભગવાન નિર્લેપ છે એવો જ દુર્વાસાજી નિર્લેપ છે શુભ અશુભ કર્મે કરીને ભક્ત બંધાતો નથી જેવો પુરુષોત્તમ એવો એ ભક્ત થઈ જાય છે એવો સામર્થ્યવાન અને જેમ લક્ષ્મીજી ભગવાનના અંગમાં ક્યારેક અતિશય સ્નેહ કરીને લીન થઈ જાય છે અને ક્યારેક તો જુદા રહ્યા થકા પુરુષોત્તમની સેવામાં રહે છે એવી રીતે ભક્ત પણ ક્યારેક તો ભગવાનના ધામમાં અતિશય સ્નેહ કરીને લીન થઈ જાય છે અને ક્યારેક તો એ મૂર્તિથી જુદો રહ્યો થકો એ પુરુષોત્તમની યથેષ્ઠ સેવા કરે છે એવી મહાન સામર્થ્યને પ્રાપ્ત કરે છે અરે એનાથી વિશેષ એ પણ પ્રથમના સત્યાવીસમાં મહારાજે બતાવ્યું કે કેવો સમર્થ થાય તો કે એના નેત્રમાં જોનારા ભગવાન છે તો સમગ્ર બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે એના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય નિરંજન પરમમ સામ્યમ ઉપેતી આત્મનિષ્ઠાવાળાનું આ કામ નથી કેવળ આત્મનિષ્ઠાવાળાનું આ જે બધું મળે છે કોને પ્રતાપે બોલો થોડું કોને પ્રતાપે પુરુષોત્તમને પ્રતાપે આ પ્રાપ્ત થાય છે એના પગમાં ચાલનારા ભગવાન છે તો બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે એના પગમાં ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે અરે એની એક એક ઇન્દ્રિયોમાં પુરુષોત્તમ છે એટલે સમગ્ર બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રની તમામ ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને માટે એકલો સમર્થ થાય છે અને ગોપાલાનંદ સ્વામી એમ કહ્યું કે તમે મહારાજ તમને રીંસ ચડી જાય નાકનું ટીચકું લાલ થઈ જાય અને તમે એમ કહો કે મારે આ બ્રહ્માંડનું કાર્ય નથી કરવું તો આ ગોપાલાનંદ તમારે પ્રતાપે સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે એ પુરુષોત્તમનો પ્રતાપ છે આવો સમર્થ થાય છે પુરુષોત્તમ રૂપ કાર્યાણીના પહેલા વચનામૃતમાં કે એનું દેહ ઇન્દ્રિયો અંતઃકરણ એ બધું જ પુરુષોત્તમ રૂપ થઈ જાય તદાકાર થઈ જાય છે પણ કેવળ જે આત્મનિષ્ઠ છે એના દેહ ઇન્દ્રિયો અંતઃકરણ એ પુરુષોત્તમને આકારે થતા નથી એને તદાકાર થતા નથી એ શું થાય છે બ્રહ્મ સત્તાને પામે છે અને અંતે દેહને અંતે બ્રહ્મ સુસુપ્તિમાં લીન થઈ જાય છે પછી એમાંથી ક્યારેય નીકળતો જ નથી અને પુરુષોત્તમ થકી કોઈ ઐશ્વર્યને પણ કેવળ આત્મનિષ્ઠ પામતો નથી જ્યારે આ જે પુરુષોત્તમનો ઉપાસક છે એ અમદાવાદના બીજા વચનામૃત પ્રમાણે મહારાજ કહીએ તો સ્વતંત્ર થકો જેમ પુરુષોત્તમ નારાયણ સ્વતંત્ર થકા ગમે ત્યાં દેહ ધારણ કરવા સમર્થ છે એમ તે ભક્ત પણ કાળમ કર્મ માયાને આધીન થકો નહીં પુરુષોત્તમની જેમ સ્વતંત્ર થકો દેહ ધારણ કરે એવો સમર્થ થાય છે એવું જે મોટું ઐશ્વર્ય એ કેવળ પુરુષોત્તમની સાથે પ્રીત જોડ્યાથી થાય છે આ મોટી સામર્થ્ય એ પેલાને મળતી નથી જે આને મળે છે આ પ્રીતવાળાને મળે છે પુરુષોત્તમની સાથે જે પ્રેમથી જોડાયો છે અને પેલું બેલ બિલકુલ આત્મનિષ્ઠ છે એ શુષ્ક રહી જાય છે એટલા માટે મહારાજે લોયાના સાતમામાં કહ્યું કે બ્રહ્મરૂપ થયો અને પરબ્રહ્મની ઉપાસના જો ન કરે તો એ આત્યંતિક કલ્યાણને પાયમો ન કહેવાય અધૂરું છે આત્યંતિક કલ્યાણ તો બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરે તો જ એ આત્યંતિક કલ્યાણને પામ્યું કહેવાય બીજો પણ એક ફર્ક છે એ નોંધવા જેવો છે પ્રથમના એકસઠમાં વચનામૃતમાં મહારાજ કહે આત્મનિષ્ઠા અંતે કેટલી સહાય કરે મૃત્યુ છે મૃત્યુ સમય છે દેહ જ્યારે છૂટે છે એ મૃત્યુ સમય તો મહાસમુદ્ર જેવો છે એમાં તો ગમે તેવો તરવૈયો હોય તો ઊભો રહીએ વહાણનું કામ પડે એમ આત્મનિષ્ઠા અંત સમયે કંઈ કામમાં આવતી નથી ત્યારે તો પુરુષોત્તમની ઉપાસના રૂપી વહાણનું કામ આવે બાકી આત્મનિષ્ઠા ગમે તેવી હોય તો ઊભો થઈ રહ્યો છે મૃત્યુ વખતે જ આ પોઝિશન બગડી જાય છે પુરુષોત્તમની ઉપાસના હોય તો તો શું થાય તો સારંગપુરનું ચૌદમું ને પ્રથમનું ચૌદમું મહારાજ કે ત્યારે એને ભગવાન અને ભગવાનના સંત પ્રગટ આવે છે અને એને સહાય કરે છે જે પેલા આત્મનિષ્ઠાવાળાને નથી એટલે અંતે પણ બાજીમાં બહુ મોટી ગરબડ થાય છે અંતકાળે તો કેવળ જે આત્મનિષ્ઠાની સિદ્ધિ જેણે કરી અને પુરુષોત્તમની પ્રીતમાં ન જોડાયા તો એને અંતકાળથી માંડીને પ્રાપ્તિ સુધીનો ફરક પડી જાય છે એટલા માટે કેવળ આત્મનિષ્ઠાથી આત્યંતિક રૂપી કલ્યાણ પ્રાપ્ત થતું નથી પછી તુરત બીજી મહારાજે વાત કરી અને જો પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગ્ય કરીને પ્રીતિની સિદ્ધિ થતી નથી હવે એક પ્રીત જોડી પણ આત્મનિષ્ઠા છોડી દીધી જેની હમણાં વગોવણી કરીને હવે એ આત્મનિષ્ઠાને છોડી દીધી અને કેવળ ભગવાનમાં પ્રીત છે તો એ પ્રીતિની જ સિદ્ધિ નહીં થાય આત્મનિષ્ઠા છોડ્યા જેવી નથી પણ એકલી રાખે તો સજોડે હોય તો તો ભાઈ સોનામાં સુગંધ પરંતુ એકલી આત્મનિષ્ઠા નહીં તો પ્રીત જોડી ભગવાનમાં પ્રીત રાખી પણ આત્મનિષ્ઠા નથી તો દેહાભિમાનને યોગે કરીને પ્રીતિની સિદ્ધિ નહીં થાય ભલે પ્રેમ છે નવધા ભક્તિને કરે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ નવ પ્રકારે ભગવાનની ઉપાસના કરે ભક્તિ કરે છે કથા વાર્તા કીર્તન દેવ પૂજા અર્ચન માળા પૂજા બધું કરે છે એ પ્રીત છે પ્રેમથી જોડાયો છે પણ આત્મનિષ્ઠા નથી તો તો એની જે પ્રીતની સુરતા લાગી છે એ ગમે ત્યારે ખરી પડવાની છે ગમે ત્યારે એ ભંગ થવાનો છે ગમે ત્યારે છિન્ન ભિન્ન થઈ જવાની કારણ કે એને દેહાભિમાન છે દેહની સાથે ચોંટો છે દેહથી નોખો થયો નથી એટલે એનો દેહાભ્યાસ છે એ એની પ્રીતિને તોડી નાખશે પ્રીતિને ટકવા માટે આત્મરિષ્ઠા રૂપી એક પાત્ર જોઈએ જોઈએ ને જોઈએ જ એટલે પ્રીતિની સિદ્ધિ નહીં થાય લોયાના છઠ્ઠામાં મહારાજે કહ્યું દેહાભિમાનમાં સર્વ દોષ રહ્યા છે હવે આ દેહાભિમાની છે પ્રીત તો છે નવધા ભક્તિને પ્રેમ સહિત કરે છે દોડી દોડીને દેવ દર્શન અર્શન અર્ચન પૂજા બધું કરે છે પ્રીત ઘણી દેખાય છે ફૂલ પહેરવા બેસી જાય દર્શનમાં પહોંચી જાય કથામાં પહોંચી જાય માળા ધૂન પરંતુ આત્મનિષ્ઠા નથી દેહાભિમાન છે તો એને સર્વ દોષ દેહાભિમાનમાં રહ્યા છે લોયાનું છઠ્ઠું એ બધા દોષ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર જેટલા સમજો એટલા બધા દેહાભાવમાં જ બધા દોષ પડ્યા છે આત્મભાવમાં એક પણ દોષ નથી તો આત્મભાવ આને સિદ્ધ થયો નથી દેહાભિમાન સાથે જોડાયેલો છે તો દેહાભિમાનમાં બધો જ કીચડ પડ્યો છે કામ ક્રોધ લો મોહ મદ મત્સર બધા છે એ બધા દોષ આને સરખો રહેવા દેવાના છે એની પ્રીતિને રહેવા દેવાના છે એની પ્રીતિની સુરતા છે નવદા ભક્તિને છે એને સરખી એક અખંડિત રહેવા દેવાના છે એટલે પ્રથમના એકસઠમાં મહારાજે કહ્યું કે આત્મનિષ્ઠા વિના બીજા ગમે તેટલા ઉપાય કરે ગમે તેટલા પણ કામ ક્રોધ લોભ મોહ મદ એનો જ્યારે યોગ થાય ત્યારે ધીરજ રહે નહીં આત્મનિષ્ઠા હોય તો જ ધીરજ રહે અને કામ ક્રોધ લોભમાંથી એ મુક્ત થઈ શકે નહીતર મુક્ત નહીં થઈ શકે દેહભાવ હશે તો મુક્ત થઈ જ નહીં શકે કારણ કે ત્યાં લોચો છે પરંતુ આત્મભાવ હોય તો જ કામ ક્રોધાદિક દોષથી મુક્ત થઈ શકે અંત્યના એક એકવીસમાં બતાવ્યું કે આત્મસત્તા રૂપે જે આ સત્સંગમાં નહીં રહેતો હોય તો એને જરૂર કામ ક્રોધ લોભ પીડશે અને અંતે એનું રૂપ ઉઘાડું થયા વગર તો રહેશે જ નહીં દેહાભિમાનમાં દોષ છે આ બધા દોષ પડ્યા છે અને બિલકુલ સિમ્પલ ભાષામાં સાદી ભાષામાં ગુણાતીતાનંદ સ્વામીએ બતાવ્યું કે જે પોતાને પુરુષ માનશે આત્મા નહીં માને અક્ષર નહીં માને બ્રહ્મ નહીં માને પુરુષ માનશે તો એને સ્ત્રી જોશે જ એ ભાવ પીડ્યો છે પુરુષ ગ્રંથિ પડી છે તો એને સ્ત્રીની આકાંક્ષા જાગવાની જ અને જે સ્ત્રી પોતાને સ્ત્રી માનશે તો એને પુરુષ જોશે પરંતુ જ્યારે પોતાને બ્રહ્મ માનશે ત્યારે કંઈ નહીં છે આત્માને તો કોઈ નથી વિષયોના સુખથી સુખ કે નથી કોઈ વિષયોના દુઃખથી દુઃખ એટલે જો દેહાભિમાન છે તો પ્રીતની સિદ્ધિ નહીં થાય એને કામ ક્રોધ લોભ ઢસડી અને માયામાં લઈ જશે એને તોડાવી નાખશે અને તેના તેત્રીસમાં થોડો સરળ રીતે મહારાજે અર્થ સમજાવો સમજાવ્યો કે જો દેહાભ્યાસ છે દેહાધ્યાસ છે તો જ્યારે દેહમાં રોગાદિક કષ્ટ પ્રાપ્ત થાય અથવા અનવસ્ત્રાદિક ન મળે અથવા કઠણ વર્તમાનની કંઈક પાળવાની આજ્ઞા થાય તો દેહાધ્યાસ છે એટલા માટે એને ભક્તિનો ભંગ થાય વિકળ થઈ જાય કોઈ વિચાર ન રહે અને ચાળા ચૂથવા માંડે આ દેહાભ્યાસને લીધે થાય છે હવે આવું થતું હોય તો પ્રીતની સિદ્ધ ક્યાંથી થાય દેહાભ્યાસ છે રોગાદિક પ્રાપ્તિ થાય તો કોઈનું એવું શરીર છે કે જેને ક્યારેય રોગ આવે જ નહીં શરીર છે એટલે સમજવાનું જ છે કે એ આપણે પાર કરવાનું જ છે અવશ્યપણે રોગ થાય થાય ને થાય જ અને અત્યાર સુધીની ઉંમરમાં પણ આપણને રોગની પ્રાપ્તિ થઈ જ હશે અને એ રોગની પ્રાપ્તિ થઈ હોય માંદા પીડ્યા હોય ત્યારે આપણી જે કંઈ ભક્તિ ભાવના છે એ કેવી હોય છે એ જરા જરા તપાસી લીધા જેવી હોય અમારે પૂનાવાળા પનવેલવાળા દયાળજી બાપા હતા જે અહીંયા આવતા અને થોડી એમને દાઢની દાંતની એવી થોડી પીડા થઈ એટલે સિવિલમાં દાખલ કર્યા બીજે દિવસે સંતો મળવા ગયા ઠાકોરજી લઈને દર્શન કરાવવા ગયા તો દર્શન તો કરી અને પછી સંતોના હાથ પકડીને માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે ડોસો રડી જ પડ્યા હશે દાદા દૂર દેશ છે એટલે તમને એમ હશે કે અમારી કોઈ સેવા ચાકરીમાં ઉણપ છે ના ના ના એવું કંઈ નથી અમારા છોકરા ન કરે એવી તમે સેવા કરો છો ને એવી છોકરાઓ સેવા કરે છે આ ગુરુકુળના વિદ્યાર્થીઓ તમે સંતો અમારા માટે આટલી તસ્તી લ્યો છો એની તો કોઈ વાત જ નથી તો પછી રડો છો શું કામ તું એટલા માટે રડું છું કે એક આટલો દાંતનો દુખાવો છે તોય મને ભગવાનમાં મૂર્તિમાં વૃત્તિ રહેતી નથી તો વધારે દુઃખ આવે ત્યારે હે મહારાજ અમારું શું થઈ જાય એ કેટલો જાગતો પુરુષ છે કે આટલા દર્દમાં જો ભગવાન ભૂલાઈ જતો હોય તો પછી હજી તો અંતકાળના દરિયા તરવા છે અને એ મહારોગના કદાચ વાવાઝોડા આવે ત્યારે અમારું શું થાય એટલા માટે હું તો આ જોઈ જોઈને જ હવે રડું છું કે મારું શું થાય નરભેરામ દવે કરીને એક ભક્ત હતા આપણા ગુરુજીએ વાત કરતા બીમાર હતા છેલ્લી અવસ્થા હતી મળવા ગયા એટલે મોટા સંતે પૂછ્યું કે કેમ છે ભગત શરીરમાં ઘણી પીણા પણ એ ભક્તરાજ એમ કીધું કે સ્વામી ઘોડો માંદો છે પણ અસવાર તો બરાબર છે બરાબર છે ઘોડો માંદો પડી ગયો છે પણ અસવાર છે એ તો બરાબર સાબુત છે આ દેહ ભાવ ટાળ્યો છે શરીરમાં ભલે ગમે તે હોય પણ વૃત્તિ જરાય ચૂંથાતી નથી કારણ કે નોખું પાડ્યું છે ઘોડો માંદો છે એટલે કે આ શરીર માંદું છે પણ એને માથે જે સવારી કરીને બેઠો એ અહવાર તો બરાબરનો છે એટલે મહારાજ કોઈ વાંધો નથી કોઈ વાંધો નથી કોઈ વાંધો નથી સફર બરાબર થાય છે આત્મનિષ્ઠાનો અભાવ છે અને જો આત્મનિષ્ઠા ન હોય તો વૃત્તિઓ ચૂંથાઈ જાય રોગ તોડી નાખે માનસિક વૃત્તિઓને છિન્ન ભિન્ન કરી નાખે સ્વસ્થ હોઈએ ત્યારે તો બધી બરાબર હોય કઈ વાંધો ના આવે પાંચ પચીસ લાડુ ખાઈ જતા હોય ત્યાં સુધી શું વાંધો આવે પરંતુ પાવળું પાણીએ ન પીવાય દેહમાં કોઈ પીડાનો પાર ન હોય ત્યારે હે હરિ મુકુંદ ગિરધારી ગોવિંદ ગોપાલ એ રટ લાગવી એ તો બહુ કઠણ છે આપણા પૂજ્ય ગુરુદેવ સ્વામીજી એની છેલ્લી માંદગી હતી અને હાર્ટની તકલીફ હતી ને ડૉક્ટર કોશિયા રાજકોટ રાજકોટના બહુ સારા સુપ્રસિદ્ધ ડૉક્ટર એને દવાખાનામાં સ્વામીને દાખલ કર્યા ડોક્ટરો એ બધા હાર્ટના જે કોઈ મશીનો હોય લગાડી દીધા પણ ડોક્ટર કોશિયા ત્રણ દિવસ સુધી અત્યંત આશ્ચર્યમાં બસ એક જ વસ્તુનું રટણ કરતો કે મને આવો અત્યાર સુધીમાં કોઈ પેશન્ટ મળ્યો નથી આ ગ્રાફ બતાવે છે કે આમાં ભલ ભલો પીસાઈ મરે ચિત્કાર પાડી પાડીને હોસ્પિટલને અધર કરી નાખે અને ડોક્ટરને બેચેન કરી નાખે તો આ સાધુ પુરુષ આ પીડાને કયા ભાવથી સહન કરે છે આ ગ્રાફ અત્યંત દુઃખદ છે પરંતુ સ્વામી એમ જ બેઠા હતા આ કોઈ મીઠા મરચા નાખેલી વાત નથી ભાઈ જે પુરુષ જેની છત્ર છાયામાં અમે ઉછરા છીએ એમાં કંઈક હતું એટલું તો માનો તોય તમારું રૂડું થશે ગુણગાન અવગુણ ગાનારા હોય જરા જરાક દિવેત લઈ અને મહાપુરુષને વંદન કરજો તમને ઘણા અવગુણ નાખનારા સમાજમાં પડ્યા છે પણ તમે તમારું કલ્યાણ શું કામ બગાડો છો આત્મનિષ્ઠ ભાવ પીડાથી પર થવું વૃત્તિઓને ચૂંથવા ન દેવી એ આત્મનિષ્ઠા વગર થતું નથી અમારા માટે બહુ સરસ એક કહેવાયું છે કે સાધુ માંદો પડે અને દેહભાવ હોય તો કોઈથી જો બરાબર સેવા ન થાય તો દુખ્યો થઈ જાય ખબર અંતર ન પૂછાય તો દેહ ભાવ છે દુખ્યો થઈ જાય અને દુખ્યો થાય અને સંતોનો અવગુણ આવે મારી કોઈ સેવા કરતું નથી મારો કોઈ દડો લેતો નથી મારું કોઈ ધ્યાન રાખતું નથી અવગુણ લે તો મહારાજ કહે અવગુણે કરીને તો બહુ ભૂંડું થાય આ દેહ ભાવ એનું કેટલું કલ્યાણ બગાડી નાખે એટલે અંત્યના એકવીસમાં બતાવ્યું કે જો આત્મનિષ્ઠા ન હોય તો દેખમાં દેહમાં જ્યારે સુખ દુઃખાદિક આવે ત્યારે વૃત્તિઓ ચૂંથાઈ જાય પછી જે સુખદાયી હોય એમાં પ્રેમ કરે અને દુઃખદાયી હોય એની સાથે દ્વેષ કરે આવી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે શ્રીજી મહારાજે કશું સમજાવવામાં વચનામૃતમાં બાકી નથી રાખ્યું હવે આપણે વિચાર કરીએ કે થોડું માથું દુખે થોડું પેટમાં દુખે થોડુંક તાવ આવે તો ઘણા લોકો તો સ્નાનાદિક છોડીને અઘોરીની જેમ પીડ્યા હોય શું છે માંદો પડી ગયો છે બળદિયો જે હેઠો પડી ગયો એમ પીડ્યા હોય બસ બધું છૂટી જાય છે હકીકત છે આપણા દિલને પૂછીએ કે થોડી પીડામાં શું થાય છે તો રોગાદિક કષ્ટ આવે ત્યારે જે પ્રીત કહેવાય છે પ્રીતનું ઠેકાણું રહેતું નથી ભજન ભાવની નિયમની માળા તે બધું જ છૂટી જાય છે એટલે જો દેહાભિમાન હશે તો એ પ્રીતિની સિદ્ધિ નહીં થાય મહારાજ કે અનવસ્ત્રાદિક ન મળે સારું એવા વિષમ દેશકાળ આવે તો ભગવાનમાંથી પણ નિષ્ઠા દગવા માંડે એ દેહભાવ છે પણ સાચો દેહભાવથી પર જે ભક્ત હોય ને ભગવાનમાં પ્રીત જોડી હોય તો અનવસ્ત્રાદિક ન મળે ગમે તેવા કષ્ટ આવે તો લેરમાં આનંદથી પ્રભુનું ભજન કરે કે હું તો પ્રભુનો દાસ છું એને જેમ રાખવો હોય તે મને રાખે મેં રાજી હું જીસપે તેરી રજા હૈ એને એનું દુઃખ નથી ચલો એ આપણે જવા દઈએ આપણા માટે તો પ્રભુ એવો દેશકાળ મૂકતો જ નથી ખાવા પીવાના પહેરવા ઓઢવાના તો કોઈ સત્સંગમાં પાર નથી સાવ નગ્ન હાલતમાં રખડતો હોય પણ કાલ સાધુ થાય તો મખમલિયા ગાદલા મસુરા એના ઉપર સુવા બેસવાના પાથરણા અને મિષ્ટ ભોજન જમવાના મળે એવો તો સત્સંગનો સ્થૂળ પ્રભાવ પણ છે પરંતુ આપણે સમજીએ એકાદશીનો ઉપવાસ હોય પારણું કરવાનું હોય ત્યારે પૂજા કેવી થાય સાચું કહેજો અટપારા પટપારા હટપારા મટપારા મેર જોવે ઘણા તો માળા કાઢીને કે એટલે જ છે મો આવતોય નથી એટલે તું હવે તારું કરીને ઠેકાણું એમાં ઓઈલો મેર શું કરે એનાથી આગળ થોડું કે આપણે અતિશય ભૂખ્યા થયા હોય રોજ દસ વાગે જમવાની ટેવ હોય ને બે વાગે પણ ભોજનનો પત્તો ન લાગે અને એમાં ત્રણ ચાર વાગે માંડ ભોજનની ડીશ આવે અને ભોજન સામે આવી ગયું હોય પછી કહેજો બિલકુલ ઈમાનદારી પૂર્વક માનસી પૂજા કેવી થાય હા આ આપણા દર્પણ છે કે જ્યારે અન્નાદિકની આવી ખોટ જણાય ત્યારે આત્મનિષ્ઠા નથી દેહ ભાવ છે એટલે એની પ્રીતને તોડી નાખે છે ટકતી જ નથી થતી જ નથી એ વાત જ નિરર્થક છે દેહથી પર થવું જ પડે અને મેં એ પણ નજરે જોયું છે કે સ્વામીની સાથે મેં હું પણ વિદેશ ગયો જ છું તો સ્વામી તો અહીંથી સીધા પ્લેનમાં છે ક્યાંય પણ હોલ્ટ કર્યા વગર અમેરિકાના પ્લેનમાં બેસતા ત્રીસ ત્રીસ કલાક થઈ જાય છેક ઉતારે પહોંચતા પહોંચતા અને અહીંથી જે ઉતારેથી નીકળી ગયા હોય એક કલાકો તો જુદી પણ એમની એટલી સત્યાસી વર્ષની ઉંમરે પણ બસ એ એ પ્રાંગણમાં પગ મૂકે એટલે પછી એક પાણીનું ટીપું પણ પીવાનું નહીં આજે પણ આપણા સાધુ સંતો કોઈ એવા યાત્રા પ્રવાસોમાં અનાજ કે જળ પણ ગ્રહણ કરતા નથી સાધુનો ધર્મ છે કે એવી રીતે અંજળ ગ્રહણ ન થાય આટલા આટલા કલાકો થઈ જાય હું તો એ જ જોયા કરતો કે આની આટલી ઉંમર છે પાણી પીવાનું પણ નામ નથી નહીતર એમણે એ બાંધછોડ કરી હોત તો ચાલત શરીરની શિથિલતા છે ને ઉમ્ર છે શાસ્ત્ર પણ એમને છૂટ આપે ના બસ બેઠા છે પછી બાજુમાં બસ સીટ ઉપર આરામથી બેઠા હોય જ્યારે જોઈએ ત્યારે મસ્તીમાં છે પ્લેનમાંથી ઉતરીએ બધી કાર્યવાહી થાય સામાન આવે અમે બધા જ સંતોનો હું મુખ જોતો હતો સ્વયં મારું પણ જોતો હતો અમે બધા જ લંઘાઈ ગયા હતા વછડકી આવી ગયા હતા કે હવે જલ્દી સામાન આવે જલ્દી સામાન આવે અને આ સ્વામીજી આરામથી ખુરશી ઉપર બેઠા હતા ભલે કે હમણાં આવશે પેલા ઉપર જોઈ લ્યો ત્યાં આવ્યો હશે આમ આવ્યો હશે લેતા આવો સામાન લેતા આવો જલ્દી જઈએ બાર ભક્તો રાહ જોતા હશે આટલી ઉંમરે આ આત્મનિષ્ઠાનો ભાવ છે બહાર મળે છે ભક્તો તો બધા હાર પહેરાવે છે જયજી મહારાજની જેવ બોલાવે છે તોય બેસે છે ત્યાં બધાને પાછા આશીર્વાદ આપે છે અમે એમ ઈચ્છીએ છીએ કે હવે જલ્દી ગરવેળા થાય ત્યારે આરામથી વાતો કરે છે ઉતારે પહોંચતા દોઢ કલાક થઈ ઉતારે પહોંચ્યા ત્યાર પછી સ્નાન તો સૌથી પહેલા તો અમે એકાદાએ સ્નાન કરવું પડે કારણ કે સ્વામીની પૂજાની તૈયારી કરવાની હોય તો અમે બધાએ સ્નાન કરી લીધું તો હજી એ ભક્તોને વાતો કરે છે આડદસ ભક્તો બેઠા છે એને સમજાવે છે હું તો જોયા કરું પછી સ્નાન કર્યું પછી પૂજા કરી તો પૂજા કરી તો જે ભક્તો આવ્યા એમને ચરણારવિંદના દર્શન કરાવ્યા પ્રસાદી જે ધરાવી હતી એનો એ પ્રસાદ આપ્યો પાછા આસન ઉપર બેસી ગયા પાછો વાતો કરવા માંડ્યા અમે બધા તો જલ્દી રસોડું સાફ કરીને કંઈક ભાઈ નાખીએ પેટમાં ભાઈ લાવો લાવો લાવો થાળ જે કઈ નાનો સરખો ફળફળાદીનો તૈયાર કરી ઠાકોરજીને ધરાયો હું ત્યારે સ્વામીની સેવામાં હવે ગુરુ ન લે ત્યાં સુધી ચેલકાઓ તે કેમ ભોજન પાન ગ્રહણ કરાય એટલે અમે આમ હાથ જોડીએ સ્વામી કોણ સામે જુએ અરે બાપજી અમારા માટે તો એ તો લેરથી એટલી જ પ્રફુલ્લિતતાથી આ મારી સાક્ષીની વાત છે હો પછી મેં મોહનભાઈ પટેલને કીધું કે તમે સ્વામીજીને કયો આટલી ઉંમર છે જળપાન પણ કંઈ લીધું નથી તમે લોકો ભાવમાં બેસી ગયા છો પણ એમને જરા કંઈક ફળફૂલ કંઈક લે તો શરીરને ટેકો રહીએ હા કે એ તો ભૂલાઈ ગયું પ્રેમીઓ હંમેશા ભૂલી જાય એટલે તરત જ પછી ભક્તો જ ઊભા થયા ત્યારે પછી કીધું કે હાલો લ્યો આવું છું અને આવી નહીં પણ જે ગ્રહણ કરવાની રીત છે ભોજન ગ્રહણ કરવા આટલા ભૂખ્યો માણસ બેઠો થાળી ખાઈ જાય અમારા અહીંયા બ્રહ્મસત્રમાં ક્યારેક ક્યારેક જ્ઞાન સત્રમાં મોડું થયેલું એકવાર ને હરિ સંત વિદ્યાર્થીઓ પીરસતા હતા ચૂરમાના લાડુ અને આ ખાખરિયા વાળાને ચૂરમાના લાડુ એટલે પ્રભુ મળ્યો તો નિયમ તો જે ભંડારમાંથી કીધો હોય ભાઈ એક એક મૂકવો એટલે વિદ્યાર્થીઓ પ્રમાણે એક એક મૂકતા હતા પણ એક વૃદ્ધ બિચારા બહુ ભૂખ્યા ડાહ થઈ ગયા છે એને કે મૂકીને મૂકીને ક્યાં તારા બાપનું છે તો વિદ્યાર્થી કે મારા બાપનું નથી પણ તમારા બાપનું ક્યાં છે પ્રભુ આવી વાત છે ભૂખ છે દેહભાવ છે એટલે મહારાજે ફરી ત્રીજું કહ્યું કે જો કઠણ વર્તમાન છે એની આજ્ઞા થાય એ વખતે મહારાજ જુદા જુદા વર્તમાન બદલાવતા ભલ ભલા વૈરાગીઓ ભાગી ગયા કેમ ઊભું રહેવાય જાઓ લોટ પીન રેજો લો કોથળા પહેરજો લો કાચું જે કાંઈ મળે એને જળમાં બોળી ગોળા વાળીને ખાઈ જાજો આત્મનિષ્ઠા વગર ટકાતું નહીં આકળા થઈ જતા મહારાજ કે જે આત્મનિષ્ઠાવાળા હતા પ્રભુ નિષ્ઠાવાળા હતા એ તો ઉલટાના હાથ જોડતા કે મહારાજ તમે આજ્ઞા કરો જે બતાવો તે અમે કરશું એટલે તાળ તડકો ભૂખ તરસ માન અપમાન સુખ અને દુઃખ આ બધી નદીઓ છે એને આત્મનિષ્ઠા સિવાય કોઈ તરી શકતું નથી બસ અપમાન થાય સત્સંગમાં લ્યો સન્માન મળતું રહે તો મહારાજ કહે તો ચોમાસું શિયાળો છે મીણે પાયેલ દોરો છે પણ કડકરી અંત્યનું એકવીસમું એનો કોઈ વાંધો નથી પરંતુ જ્યારે ઉનાળો આવે એટલે કે અપમાન થાય દુઃખનો યોગ થાય તો તરત ઉનાળો છે એ એટલે મીણે પાય દોરો તરત ઢીલો પડી છે એમ પહેલાને જ્યારે સન્માન મળતું હોય બધું સુખ હોય બધું સરખું હોય દેહાદિકમાં સરખી વ્યવસ્થા હોય રોગાદિકની પીડા ન હોય તો એના ધર્મ જ્ઞાન વૈરાગ્ય તો સુધા આંકડા દેખાય પણ પછી આ બધું ડગે ત્યારે એ બધું શિથિલ થઈ જાય એટલા માટે આત્મનિષ્ઠા નહીં હોય તો પેલી જે પ્રીત છે એની સિદ્ધિ થશે નહીં હવે ત્રીજી વાત મૂકે છે કે પ્રીતિ પણ છે આત્મનિષ્ઠા પણ છે પણ વૈરાગ્ય નથી તો એ પ્રીતિની આત્મનિષ્ઠાની સિદ્ધિ થતી નથી એક પછી એક પ્રીતિ મેળવી લીધી આત્મનિષ્ઠા થઈ એટલે જે કહ્યું એ બધું તરી શક્યો ભૂખ તરસ માન અપમાન સુખ દુઃખ દેહના ભાવ એ બધા તરી ગયો પરંતુ વૈરાગ્ય નથી તો એ આત્મનિષ્ઠાની પણ સિદ્ધિ નહીં ટકે અને પ્રીતની સિદ્ધિ પણ નહીં ટકે સિદ્ધિ જ નહીં થાય એવું શું છે વૈરાગ્યમાં આત્મનિષ્ઠા આવે તો બધું પૂરું ન થાય ના આત્મનિષ્ઠા અને વૈરાગ્યમાં બહુ મોટો ભેદ છે એ ભેદને જરા ધ્યાનથી સાંભળીએ આત્મનિષ્ઠા છે એ દેહાદિક જે રાગ છે એને કાપી નાખે છે દેહ સંબંધી જે સમસ્યાઓ છે જે વિકારો છે જે જે કંઈ પ્રશ્નો છે પીડા છે એને આત્મનિષ્ઠા તોડી પાડે છે એટલે એમાંથી રાગ મિટાવી અને સુખદાયક બનાવી દે છે વૈરાગ્ય છે એ જગત સંબંધી જે પદાર્થો છે વિષયો છે સ્ત્રીયાદિક પદાર્થ છે પંચ વિષયો છે એમાં રાગ તોડાવી નાખે છે આત્મનિષ્ઠાનું ક્ષેત્ર દેહ છે વૈરાગ્યનું ક્ષેત્ર દેહ સિવાયનું પૂરું જગત છે કે જેમાં પંચ વિષયો પથરાઈને પીડ્યા છે ભોગના પદાર્થો પથરાઈને પીડ્યા છે સ્નેહને વશ થયેલી અનેક વ્યક્તિઓ સંબંધીઓ એ બધા પથરાઈને પીડ્યા છે એમાં આત્મનિષ્ઠા કંઈ કામ નથી કરતી આત્મનિષ્ઠા તો દેહમાં કંઈ ગડમથલ થાય તો એમાં એ પૂછ પહોંચી વળે અને આ જે બહારનું જગત છે એના માટે તો વૈરાગ્ય જોઈએ એનું ક્ષેત્ર એનું કાર્યક્ષેત્ર વૈરાગ્ય છે એ પંચ વિષયોમાંથી તોડે એ સ્ત્રીમાંથી પ્રીત તોડે એ પુત્રમાંથી પ્રીત તોડે એ ધનમાંથી પ્રીત તોડે એટલે ત્યાં તો વૈરાગ્ય જોઈએ ત્યાં આત્મનિષ્ઠા વાળાનું કોઈ કામ નહીં કારણ આત્મનિષ્ઠા ઢાલ છે અને વૈરાગ્ય તલવાર છે જ્યાં તલવાર કામ આવે ત્યાં તલવાર કામ કરે ઢાલનું કામ હોય ત્યાં ઢાલ કરે હવે અહીંયા કાપવાનું જ કામ છે ત્યાં ઢાલ શું કરે અને દેહાદિકમાં તો બધી પીડાઓને ઝીલવાની છે તો ત્યાં તલવાર ન જોઈએ ત્યાં ઢાલ જોઈએ આત્મનિષ્ઠા ઢાલ છે વૈરાગ્ય તલવાર છે બીજી બાબત આત્મનિષ્ઠામાંથી એટલે કે આત્મજ્ઞાનમાંથી વૈરાગ્યનો જન્મ થાય આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય તો જો એને એક બ્રહ્માંડનો વિચાર આવે પ્રલયોનો વિચાર કરે તો આત્મજ્ઞાનમાંથી વૈરાગ્યનો છોડ અંકુરિત થાય બેશક અંકુરિત થાય અંત્યનું ચોવીસમું બતાવે છે જેને જ્ઞાનાંશ વૈરાગ્ય કહ્યો જેને બ્રહદ વૈરાગ્ય કહ્યો આત્મજ્ઞાનમાંથી આત્મનિષ્ઠામાંથી વૈરાગ્યનો છોડ જન્મી શકે પણ વૈરાગ્યમાંથી આત્મનિષ્ઠા તો ક્યારેય જન્મે નહીં એનું ક્ષેત્ર પેદા કરવાનું છે જ નહીં આત્મનિષ્ઠામાંથી વૈરાગ્ય પેદા થઈ શકે પણ વૈરાગ્યમાંથી આત્મનિષ્ઠા પેદા ન થઈ શકે બસ એ વૈરાગ્ય વૈરાગ્યમાં રહી રહે બીજી બાબત આત્મનિષ્ઠાવાળો હોય દેહ દમન કરી શકે અને દેહ દમન કરે પણ ખરો અને લગભગ કરે પણ વૈરાગી હોય એ દેહ દમન ન કરી શકે લગભગ કરે જ નહીં અને જો કરે તો એમાં આત્મનિષ્ઠા ભળી છે એ સો ટકાની વાત છે આત્મનિષ્ઠા વગર દેહ દમન થઈ જ ન શકે અને વૈરાગ્ય છે એ દેહ દમન કરી ન શકે આત્મનિષ્ઠાવાળો દેહ દમન કરી શકે એટલે આત્મનિષ્ઠ છે એ તપસ્વી હોય પેલો ત્યાગી હોય કે વિષયોનો પંચ વિષયોનો સ્ત્રીયાદિકનો એ બધાનો ત્યાગ કરી નાખે પણ એ તપસ્વી ન હોય લગભગ હોય જ નહીં વૈરાગી તપસ્વી ન હોય આત્મનિષ્ઠ હોય એ ત્યાગી ન હોય એ તપસ્વી હોય આત્મનિષ્ઠ તપસ્વી હોય પણ ત્યાગી ન હોય વૈરાગી છે એ ત્યાગી હોય પણ તપસ્વી ન હોય આત્મનિષ્ઠાવાળો છે એ તપસ્વી છે એ ઉપવાસ કરશે વ્રત કરશે દેહ દમન કરશે ખાશે નહીં પીશે નહીં સુશે નહીં બધું કરશે પણ એની પાસે ત્યાગ નહીં હોય મતલબ કે તમે જઈને શ્રીફળ મૂકો સાકર મૂકો દ્રાક્ષ મૂકો બદામ મૂકો કાજુ મૂકો તો એ તરત કહેશે હારું મૂકી દો કારણ કે એને રાગ પદાર્થોનો ગયો નથી એ ભૂખ્યો મરી જાય ભલે પછી ખાય નહીં પણ એ મૂકો તો એમ ન કે કાંઈ નહીં ભલે રાખો પડ્યું છે કામ લાગશે એ આત્મનિષ્ઠાવાળાનું આ ક્ષેત્ર છે એ પદાર્થનો તો ધક્કો નહીં જ મારે એ બધું રાખી મૂકશે આપશો તો રાજી થશે તપ ઘણું કરશે પણ પદાર્થ નહીં છોડી શકે જ્યારે વૈરાગી છે એની પાસે કોઈ પદાર્થ લઈને જાઓ તો ઘા કરી દે હટો અહીંથી નથી જોતું ફેંકી દે પણ એને કહો તમે ઉપવાસ કરો તો કે ના ખાવા જોશે એટલે જે સુરા ખાચર આદિ જે બધા દરબારો છે એને ગ્રહ છોડવાનું કીધું તો બધા હાલી નીકળ્યા પણ એકાદશી આવે એટલે બધા ઢીલા મહારાજા માણસ મારી આવી છે બસ એમને રોટલા ખાવા દો કેમ એ વૈરાગ જરૂર છે એને સ્ત્રીયાદી પદાર્થમાંથી બધું કપાઈ ગયું છે પણ આત્મનિષ્ઠાનો ભાવ ન હોય એટલે એકાદશી વ્રત તપ એ ન થઈ શકે આ સત્ય છે એટલે જે જેનું ક્ષેત્ર તો પ્રીતિ છે આત્મનિષ્ઠા છે પણ વૈરાગ્ય નથી તો વૈરાગ્યથી જે કામ થાય છે પંચ વિષયોને કાપવાનું સ્ત્રીઓમાંથી રાગ તોડવાનું પુત્ર પરિવારમાંથી રાગ તોડવાનું ધનાદિકમાંથી રાગ તોડવાનું એ વૈરાગ્ય વગર થઈ ન શકે અને ન રાગ ટળે એટલે શું થાય પ્રીત અને આત્મનિષ્ઠા ભલે હોય પણ આ બધાનો યોગ થાય એટલે મહારાજે એમ કહ્યું અંત્યના પહેલા વચનામૃતમાં કે જ્યારે એને પદાર્થોનો યોગ થાય છે ત્યારે મનગમતા પદાર્થમાં એને પ્રીત થાય છે કેવી વૈરાગ્ય નથી એટલે જેવી ભગવાનમાં પ્રીતિ છે એવી પંચ વિષયોમાં પ્રીતિ કરે છે અને પછી તો એવું થાય છે બુદ્ધિ એવી ભ્રષ્ટ થઈ જાય છે કે અખંડ વિષયોનું જ ધ્યાન થાય છે ભગવાનની તો સુરતા જ રહેતી જો વૈરાગ્ય કરીને ખોટા એટલે પ્રીત ઘણી હતી દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણની સોળ હજાર ને એકસો આઠ પટરાણીઓની વાત નથી તેમ વ્રજાંગના ગોપીઓની વાત નથી ઘણા સાધુઓ વ્રજાંગનાની ગોપીઓ આમાં નાખી દે છે સમજ્યા વગરના એ કહે છે સ્પષ્ટ લખ્યું છે તો એ વ્રજાંગના નથી પણ સોળ હજાર ને એકસો જે સ્ત્રીઓ છે એને ભગવાનમાં પ્રીત છે પરંતુ સાંબનું જો રૂપ અધિક જોયું તો ભગવાનમાંથી પ્રીત ઓછી થઈ ગઈ ને સાંબમાં એને મોહ થયો એ શેનાથી થયો વૈરાગ્ય નહોતો મહારાજે કહ્યું અરે નિર્વિકલ્પ સમાધિ થાય કૃપાથી કે ગમે તેથી પણ વૈરાગ્ય ન હોય તો નિર્વિકલ્પ સમાધિમાં રહે અંત્યનું પહેલું ત્યાં સુધી એને સુખ શાંતિ રહે પણ વૈરાગ્ય નથી એટલે નિર્વિકલ્પ સમાધિમાંથી બહાર આવે તો આ નારાયણદાસની પેઠે ચાળા ચૂથવા માટે આ વૈરાગ્યથી જબરું કામ થાય છે એ કામ વૈરાગ્ય ન હોય તો ન થાય શિવ બ્રહ્મા જેવા છે પ્રથમનું ચોત્રીસમું શિવ બ્રહ્મા જેવા છે એ આત્મસત્તા રૂપે ભલે વર્તે પણ ભગવાનના સ્વરૂપથી નોખા પડે અને જો માયિક પદાર્થમાં વૈરાગ્યને ન રાખે તો મહારાજ કે માયાના પ્રવાહમાં તણાઈ જાય તો બીજાની શું વાત કરવી એટલે વૈરાગ્યનું જ્યારે લક્ષણ બતાવે છે ત્યારે લોયાના પહેલા વચનામૃતમાં એ જ બતાવે છે કે એકાંતમાં સ્ત્રીયાદિકનો પદાર્થનો યોગ થાય તો જે ડગે નહીં એ ઉત્તમ વૈરાગી છે આ પદાર્થોમાં જેને ડગમઘાટ નથી થતો એ ઉત્તમ વૈરાગી છે એવા તો આ નિષ્કુળાનંદ સ્વામી છે એવા તો આ મયારામ ભટ્ટ છે એકાંતમાં સ્ત્રીયાદિક ધનાદિક પદાર્થોનો યોગ થાય તો એમાં કોઈ ફર્ક પડતો નથી ગોવિંદાનંદ સ્વામી જતા હતા ને તો રાજાની બાંધડી કિંમતી ઘરેણાઓ લઈને મળી ગોવિંદાનંદ સ્વામીને ભેળી થઈ ગઈ ગોવિંદાનંદ સ્વામીની જુવાન ઉંમર થોડું રૂપ લાવણ્ય બાંધડી મોહિત પામી દાસી અને ગોવિંદાનંદ સ્વામીના પગમાં પોટલી મૂકી કે આમાં દ્રવ્યનો કોઈ પાર નથી આ દ્રવ્ય પણ તમારું હું પણ તમારી હવે આવા પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે પોઝિશન શું થાય ગોવિંદાનંદ સ્વામી કે આ તો માયા રસ્તામાં મળી જો વૈરાગી છે એટલે એમણે કીધું આમાં કંઈ બીજું કરીશ ને તો બૂમાબૂમ કરશે અને ઉલટાનું હું ફજત થઈશ કે આમે કંઈક અટકચાળું કર્યું ને એમાં ભાગ્યા એટલે બુદ્ધિ વાપરી એમણે કીધું કે લ્યો સારું આ ઝાડવા નીચે બેસો આ મારું ધોતિયું હું બહિર્ભૂમિ એટલે જાજરું જઈ આવું અને પછી આપણે આગળ ચાલીએ એ વસ્ત્ર મૂક્યું અને ગયા તે તેદીને ઘડીને આજનો દી નીકળી ગયા આ વૈરાગ્ય વૈરાગ્ય સિવાય આ કાર્ય નથી થઈ શકતું એટલે વૈરાગ્યની પરમ આવશ્યકતા છે ભલે પ્રીત હોય ભલે આત્મનિષ્ઠા હોય અરે એનાથી પણ એક અતિશય બહુ જ પેલી મીઠી વાત મહારાજે અંત્યના અઠ્યાવીસમાં કરી છે કે જો વૈરાગ્ય ન હોય ને ભક્તિ કરતો હોય તો એમાં શું થાય છે આહાહા હા હા બહુ સરસ મજાની વાત કે એ ભક્તને એમ થાય છે કે ભગવાનની ભક્તિ કરીએ તો ગોલોક વૈકુંઠમાં જે સ્ત્રી ખાન પાન ભોગ આદિની પ્રાપ્તિ થાય છે એ કરવા જેવી છે ગોલોક વૈકુંઠમાં સ્ત્રીને માટે પહોંચો ભક્તિ કરવા માટે ભક્તિ કરીને ભક્તિ કરીએ તો આ સ્ત્રીયાદિ ખાનપાનાદિ ભોગાદિ એ બધું આપણને પ્રાપ્ત થાય એવી ઈચ્છાથી ભક્તિમાં જોડાય પણ પછી તો શું થાય કે ઉલટાની કુબુદ્ધિ થઈ જાય કારણ કે મૂળગી આસક્તિ છે એ આસક્તિએ કરીને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય કુબુદ્ધિ થઈ જાય એટલે એમ થાય કે સ્ત્રીયા દુઃખનું સુખ છે ભલે આ બધા ખોટું ખોટું કરે પણ એમ નથી સાચું છે સ્ત્રીયાદિકનું સુખ જો સાચું ન હોય તો ભગવાન ત્યાં રાધા લક્ષ્મીની સાથે શું કામ રમણ કરે ત્યાં એમની શું જરૂર છે માટે એ સુખ પણ સાચું છે એટલા માટે ભગવાન એની સાથે વિહાર કરે છે તો હું ઈચ્છું એમાં ખોટું શું છે આવો એ કુબુદ્ધિવાળો થઈ જાય છે પણ એ એમ નથી સમજતો કે ભગવાન તો આત્મારામ છે ને પૂર્ણ કામ છે એવું એ નથી સમજતો એટલે મહારાજે કહ્યું કે ભક્તિ કરવી એ તો જ્ઞાન વૈરાગ્ય યુક્ત જ કરવી એટલે પંચ વિષયોમાં સ્ત્રીયાદિકમાં રાગ તોડવા માટે શેની જરૂર પડે વૈરાગ્યની જરૂર પડે જો વૈરાગ્ય ન હોય તો પંચ વિષયનો યોગ થતા એ ખેંચાય એ ખેંચાય એટલે આત્મનિષ્ઠાની હારવાર ખેંચાય ઓગળે આત્મનિષ્ઠા ખેંચાય એટલે જે થોડી પ્રીતનો ઝુમખો છે એ ખેંચાય અને બધું ઢોલે વાગતું બધું જેઠું પડે એટલે પ્રીતિ ને આત્મનિષ્ઠાની સિદ્ધિ વૈરાગ્ય વગર થતી નથી આટલા પોઈન્ટ થયા તો હવે આગળ આવે છે વાત મહારાજ એમ બતાવે છે માનો પ્રીતિ છે આત્મનિષ્ઠા છે અને વૈરાગ્ય છે ત્રણેય છે પણ એક જો સ્વધર્મ નથી તો તો પ્રીતિની પણ સિદ્ધિ થતી નથી આત્મનિષ્ઠાની પણ સિદ્ધિ થતી નથી અને વૈરાગ્યની પણ સિદ્ધિ થતી નથી ટકતી નથી સ્વધર્મ પાયો છે આ જે બેઝ કહેવાય ને એ પાયો છે પૂર્ણિ છે એના ઉપર આખું બિલ્ડિંગ ઊભું છે એના ઉપર ભવન ઊભું છે એટલે સ્વધર્મ કોઈ નાની સુની વાત નથી જો સ્વધર્મ નહીં હોય તો ત્રણેય ટકશે નહીં નહીં ટકે પોતપોતાનો ધર્મ ગૃહસ્થ અને ગૃહસ્થનો ત્યાગીઓને ત્યાગીઓનો ધર્મ છે અહિંસા બ્રહ્મચર્ય સ્ત્રીઓની મર્યાદાનો આહાર વિહારનો ખાનપાનનો ઇન્દ્રિયોને મોકળી મૂકવાની કાબૂમાં કરવાની એટલે કે દમનનો સંયમનો નિયમનો જે કંઈ આચાર છે એ સ્વ સ્વ ધર્મ છે સ્વધર્મે નિધનમ શ્રેય પોતપોતાના ધર્મમાં જ કલ્યાણ છે આજે તો બહુ કહેવાય છે ને ધર્મની કંઈ વાત નહીં આશ્રય કરીને આમ થાય ને ફલાણું થાય એવી ઘણી વાતો તમે મોટા ફંક્શનોમાં સાંભળો છો પણ આપણો બાપ એ હા નથી પાડતો તમે એ સભાઓમાં હા પાડો છો એ અમને ખબર છે સ્વધર્મ જો નથી તો સિદ્ધિ નહીં થાય શું થાય નારદજીને જુઓ શું દશા થઈ નારદજીએ શિલનિધિ મહારાજની યુવાન કન્યાનું સ્વયંવરનું ટાણું હતું એ વખતે રાજ દરબારમાં જઈને એનો હાથમાં હાથ લઈ અને હાથ જોયો સ્પર્શ કયો જે નિયમ મર્યાદાથી વિરુદ્ધ છે યુવાન દીકરીનો હાથમાં હાથ લીધો અને એને ચહેરા સામે તાકી રહ્યા પરિસ્થિતિ નારદજીની બગડી ગઈ નહીતર નારદજી ક્યાં છે પ્રીતના તો આચાર્ય છે ભક્તિ માર્ગના આચાર્ય છે નારદ ભક્તિ સૂત્રના રચયિતા છે સા પરાનુરક્તિ પ્રેમ સ્વરૂપા એના નિરૂપણ કરતા છે નારદજી આત્મનિષ્ઠા તો બ્રહ્મરૂપ છે વૈરાગ્યનો તો કોઈ પાર નથી પરંતુ એક સ્વધર્મનું સેજ લીકેજ શિલનિધિ રામાયણમાં શિલનિધિ નામ આપે છે બીજા પુરાણોમાં અંબરીશ નામ આપે છે જે હોય તે પણ યુવાન કન્યાનો હાથ જોયો નારદજીનો વિચાર ફરી ગયો નારદજીને એમ થયું ઘણા વર્ષ સુધી આમને એકલમળ રહ્યા પણ હવે તો પરણીએ તો ઠીક અને પરણીએ તો પરણીએ તો આને જ પરણીએ ને સ્વયંવર થાય જ છે તો આવ્યા છે તો આપણે પણ ફોર્મ ભરી દઈએ ને અને નારદજી ભાગ્યા છે પણ વિચાર કર્યો કે આટલા બધા ત્રપ ઉપવાસ વ્રત એ બધું કર્યું જોડા જેવા મોઢા થઈ ગયા હાઠીકડા જેવા શરીર થઈ ગયા કન્યા વરય તે રૂપમ આવી યુવાન અને રૂપવાળી કન્યા એ મને નારદ કે ઠોઠાને શું વરે એટલે એક પગે ઉભા રહીને ભગવાન ઉપર તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો અને સ્તુતિ ઉપર સ્તુતિ નારદજી લલકારતા જાય છે હે ભગવાન જલ્દી પ્રગટ થાવ જલ્દી તમારું કામ પડ્યું છે ભગવાન તરત આવ્યા નારદજી કરે મહારાજ આપ જલ્દી દોડી આવ્યા હા નારદ તારો પુકાર સાંભળીને આવ્યો છે શું છે બોલ બેટા શું છે તો કે મહારાજ આવી રીતની ઘટના છે હવે બહુ સાધુ જીવન ગાળ્યું હવે ગ્રહસ્થી થવું છે ભગવાન તો જોઈ રહ્યા હજળ થઈ ગયા પ્રભુ પેલા નારદ તું કેટલાયને સાધુ કરનારો પેલા દક્ષના કેટલા છોકરા દસ હજાર ને બાવા કરી મૂક્યા અને આ તું હા મહારાજ એ બધું સંભાળોમાં જૂનું ન સંભાળવું હા તે શું ઈચ્છા છે પ્રભુ નારદજી શું ઈચ્છા છે બસ મહારાજ રૂપ કન્યા તે રૂપમ રૂપ નથી એટલે જરા તમારું તમારું રૂપ આપી દો રૂપ ઓછીનું ન મળે અકલ વેચાતી ન મળે પ્રીત પરાણે ન થાય આ ત્રણ વસ્તુ એમ મળે નહીં પરાણે પ્રીત કરવા જાય જોડા ખાય એવી જ રીતે કંઈ રૂપ ઓછીનું ન મળે અને અકલ છે એ કંઈ હાટમાં મળે નહીં કિલો પચાસ રૂપિયા એક કિલો આપી દો ઘણા ડબલા ખાલી છે નહીં તો ન ભરી લઈએ આ ત્રણ વસ્તુ એમ નથી મળતી પણ નારદજી જુઓ એમણે કહ્યું પ્રભુ રૂપ આપી દો તમારું એકવાર જમાવટ કરી દો સ્વયંવરમાં હા કેટલાય ઘોડા ઘડી નાખ્યા છે જે ભગવાનના ગુણગાન અખંડ ગાનારા એ સંસારનો ક્ષણ ક્ષણનો સંકલ્પ કરે છે ભગવાને કીધું નારદજી યથા સમયે યથા કાલ બધું થઈ રહેશે તથાસ્તુ કઈ નીકળી ગયા નારદજીને એમ થયું પ્રભુએ મારા ઉપર આશીર્વાદ આપ્યા છે આમ જોયું ત્યાં રૂપની ઝાંખી થઈ હોય એવું લાગ્યું આહા એ વખતમાં કંઈ એટેચીમાં અરીસા તો રાખતા નહીં નારદજીને થઈ ગયું બરાબર છે આમ બરાબર ભગવાને કર્યું એવું શરીર બધું આમ જરા જાકજમાક થઈ ગયું આ કોણ જોવે ભગવાને એનું મોઢું વાંદરાનું કર્યું બાકી બધું જ વિષ્ણુ રૂપ બનાવ્યું એવું સરસ નારદજી તો ફૂલાતા ફૂલાતા એ સ્વયંવરમાં આવી ગયા છે પેલી ચેર ઉપર ખુરશી ઉપર બેસી ગયા નકામો કન્યાને ધક્કો ખવડાવો આગળ જવું જ ન પડે અને શીલનિધિની કન્યા વિશ્વ વિશ્વમોહીની હાથમાં વરમાળા લઈને એક પછી એક આવી નારદજીને પેલા જોયા શુકનમાં જ વાંદરો બેઠેલો જોયો એમણે દાસીઓને કીધું મારા બાપને બોલાવો અને અનુચરોને મોકલીને આ વાંદરાને બહાર કાઢી મૂકે અહીંયા કેમ બેઠો છે એમ કરીને આખી લાઈન જ છોડી દીધી ઓયલા મીંડા અકળાવા આની વાહે અમે રહી ગયા નહીં તો નડે તો બધા નડે ને નારદજીને ખબર ન પડે કે આવું કેમ થઈ ગયું પણ અકળાવા માંડ્યા એને એમ થયું મને બરાબર જોયો નથી ઉઠીને પાછી બીજી લાઈનમાં આવ્યા તો ઓલી કન્યા એ લાઈન છોડીને આગળ ગઈ નારજી આવી ટપાટપી કરવા માંડ્યા એને એમ થાય કે આવું મારું રૂપ અને મારી સામે ન જુએ ને બીજે હળિયાપાટી કાઢે છે એટલે નારજી એને દેખાડવા માટે આગળ આગળ જાય લટ્ટુને પછી ધ્યાન નથી રહેતું તો પછી શિવગણ બે હાજર હતા એમણે નારદજીને કીધું મુનિરાજ દોડા દોડી ના કરો તમારી પાસે અરીસો ના હોય જરા પાણીમાં જઈને મોઢું જુઓ એટલે બધી ખબર પડી જશે કથા તો બહુ મોટી છે આપણે ટૂંકમાં લઈએ છીએ નારદજીએ જળમાં જઈને જોયું ત્યારે મોઢું વાંદરાનું જોયું અને જે ગુસ્સો ચડ્યો ભગવાન વિષ્ણુ ઉપર તું કપટી છો તું આવો છો તું લુચ્ચો છો તું મેલો છો જેવો તું શ્યામ છો એવો જ દિલનો શ્યામ છો તે કોઈનું ઠેકાણું નથી પાડ્યું મેં આટલી બધી તારા નામ ઉપર વીણા તોડી નાખી તાર તોડી નાખ્યા અને તોય આજે ખરે ટાણે તે મારું બગાડી નાખ્યું મેં માગી માગીને તારી પાસે શું માગ્યું એક કન્યા સાથે લગ્નનું માગ્યું તો ઠેકાણે પડવા ન દીધું લાલ ત્રાંબિયા જેવા થઈ ગયા ગુસ્સામાં ગુસ્સામાં ભગવાન વિષ્ણુને વૈકુંઠમાં જઈને ગલાવી નાખું દોડ્યા ત્યાં તો ભગવાન ઓલી વિશ્વ મોહિનીને પરણી અને એ રથમાં લઈને જ નીકળ્યા નારદજીને રસ્તામાં હા મળ્યા નારદજીએ જોયું તો એ છોકરી અને આ ભગવાન વિષ્ણુ આંખે એને આને જ વરમાળા પહેરાવી દીધી અને નારદજી ફાટ્યા મહારાજ આ શું છે મને પરણવા કેમ ન દીધો અને જે ગાળો શરૂ કરી ગાળો શરૂ કરી એ રથમાં લક્ષ્મીજી બેઠા હતા એમણે ભગવાનને કીધું મહારાજ હવે નથી સંભળાતી ઓ મારાથી આ હૈદ કરે છે ભગવાને કીધું લક્ષ્મીજી આના મોઢે અત્યાર સુધી પરમ પ્રિય સ્તુતિઓ સાંભળી આ થોડીક ગાળો આપે છે તમે કેમ અકળાવો છો મને આની ગાળો મધુર લાગે છે કારણ કે મારું બાળક છે અને ભગવાને આમ જ્યાં એના ઉપર હાથ ફેલાયો નારદજીને તરત જ જ્ઞાન થઈ ગયું અરે મહારાજ હું ક્યાં ભૂલો પડી ગયો દોડીને ભગવાનના પગ પકડી લીધા હે પ્રભુ હું ભૂલો પડી ગયો છું એટલે ભગવાને કહ્યું કે નારદજી તું મારો બાળક છે નાનું બાળક હોય એનું હિત નાનો છોકરો પરણવાની જીદ લે પાંચ વર્ષનો મારે લગ્ન કરવા છે કેમ લગ્ન કરવા એટલે જ મેં તારી જતન કરી છે નારદજી જાઓ પ્રભુનું સંકીર્તન કર હવે આમાં એ જોવાનું છે કે જુઓ પ્રીત નારદજીની ઉડી ગઈ સંસારમાં મન લાગ્યું આત્મનિષ્ઠા ગાયબ થઈ ગઈ કારણ કે દેહભાવમાં રૂપ માગ્યું એટલે એ પણ નીકળી ગયું અને પ્રીત ગઈ આત્મનિષ્ઠા ગઈ અને વૈરાગ્ય ગયો કારણ કે સંસારમાં મન લાગી ગયું રાગને માટે દોટ કાઢી તો ત્રણેય વસ્તુ નીકળી ગઈ બ્રહ્માથી વિશેષ કોઈ મોટો ન કહેવાય તો સરસ્વતીની સામે મર્યાદા મૂકીને જોયું હતી એની પાછળ દોડ્યા જે એની દીકરી થાય છે તનયા કહેવાય છે જો સ્વધર્મના ભંગનું પરિણામ પારાશર ઋષિએ મત્સ્યગંધાની સાથે એકલા નદીનો વિહાર કર્યો તો એની સાથે સંસાર માંડી બેઠા અને પછી છોડીને ભાગી જવું પડ્યું એટલે મહારાજે ગરડા મધ્યના પાંત્રીસમાં વચનામૃતમાં કહ્યું કે ભલે નામ કીર્તન કરતો હોય ભલે ચરિત્ર શ્રવણ કરતો હોય ભલે ભગવાનનો આશ્રય રાખતો હોય પણ જો સ્વધર્મનું પાલન નથી કરતો તો માથે પાણો લઈ અને દરિયો તરવા ઈચ્છે એવો જાણવો અને કેવો જાણવો એને ચાંડાલ જેવો જાણવો જેવો ઉપમા આપી એને ચાંડાલ જેવો જાણવો ધર્મ નથી રાખતો તો કોઈ સંજોગોમાં ભવસાગર પાર નહીં થાય માથે પાણોને કેમ તરે એ ચાંડાલ છે લોકમાં એમ કહેવાય છે મહારાજ કે મન ચંગા તો કથરોટ મેં ગંગા એ ઉક્તિ ખોટી છે ગમે તેવો સમાધિનિષ્ઠ વિચારવાન સાધુ કે ભક્ત હોય પણ સ્ત્રીઓના યોગમાં રહેવા માંડે તો એનો કોઈ દિવસ ધર્મ ન રહે અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય જો પુરુષના સહવાસમાં રહેવા માંડે તેનો ધર્મ ન રહે સ્ત્રીને પુરુષ મર્યાદા છોડીને સાથે રહે તો કોઈનો ધર્મ રહે એવી તો મહારાજ કે આશા રાખવી જ નહીં આ વાત તે આમ જ છે એમાં કઈ શંકા નથી અને આપણે જુઓ ને ધર્મ નથી તો ત્યાં ભક્તિ નથી માતા ભક્તિ નથી કારણ પતિવ્રતા છે શ્રીજી મહારાજના માતા પિતાનું નામ ધર્મ અને ભક્તિ છે જો ધર્મ નથી તો ત્યાં ભક્તિ નથી કારણ કે ભક્તિ દેવી પતિવ્રતા છે જ્યાં ધર્મ છે ત્યાં ભક્તિ છે અને ધર્મ અને ભક્તિ નથી તો ત્યાં ઘનશ્યામનું પ્રાગટ્ય નથી પ્રભુનું પ્રાગટ્ય નથી એટલે પ્રીત જોઈએ આત્મનિષ્ઠા જોઈએ વૈરાગ્ય જોઈએ અને સ્વધર્મ જોઈએ ચાર પૂરું થઈ ગયું હવે બે બાબત આવે છે કે એકલો સ્વધર્મ હોય તો તો મહારાજે અહીંયા બતાવ્યું કે એકલો સ્વધર્મ હોય અને પ્રીત ભગવાનમાં ન હોય આત્મનિષ્ઠા ન હોય વૈરાગ્ય ન હોય તો ભૂ લોક ભૂવર લોક અને બ્રહ્માના લોક પર્યંત જે લોક છે એનાથી બહાર જે માયાના તમને ઉલ્લંઘીને પાર જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થતી નથી એની ગતિ ક્યાં સુધી બ્રહ્માના લોક સુધી ભૂલોકથી બ્રહ્માના લોક સુધી સાત લોક છે ભૂલોક મનુષ્ય રહે ભુવરલોક મલિન દેવતાઓ રહે સ્વર્ગલોક ઇન્દ્રાદિક દેવતાઓ રહે મહરલોક અર્યમાદિક પિત્રીઓ રહે જનલોક અને તપલોક ભૃગવાદિક ઋષિઓ રહે અને સત્યલોક બ્રહ્મા નિવાસ કરે આ સાત લોકમાં ફર્યા કરે કેવળ સ્વધર્મથી કયો સ્વધર્મ ભલે દાન કરે પુણ્ય કરે અહિંસા રાખે બ્રહ્મચર્યનું પાલન કરે સ્વસ્વ ધર્મનું પાલન કરતો હોય દાન દયા શૌચ તપ બધું જ આચાર પાળતો હોય સ્વધર્મ વર્ણાશ્રમનો ધર્મ ઘણા ખૂબ ધર્મનિષ્ઠ હોય છે માનવ સેવા કરતા હોય છે પણ માધવ સેવા ન કરતા હોય તો પૂર્ણ થાય છે મધ્યનું એકવીસમું અને અંત્યનું એકવીસમું એમાં વિગતવાર મહારાજે સમજાવ્યું છે કે એને દેવ લોકાદિકની પ્રાપ્તિ થાય છે પણ પ્રભુના ધામની પ્રાપ્તિ નથી થતી કારણ કે વર્ણાશ્રમ ધર્મ છે એ તો ધર્મ અર્થ અને કામ પરત છે સુખ આપે વર્ણાશ્રમ ધર્મ પાળવે કરીને તો સંસારમાં કીર્તિ રહે અને દેહે કરીને બહુ સુખીઓ રહે આ વર્ણાશ્રમ પાળ્યાનું ફળ છે સ્વધર્મ પાળ્યાનું આ ફળ છે જો ભગવાનની ભક્તિ કે ઉપાસના નથી તો એકલો સ્વધર્મ બસ એનું ફળ આજ દેહ કરીને સુખ્યો થાય આ લોકમાં પણ સુખી થાય અને જેવું પુણ્ય જેવા લોકમાં જાય અને દેવલોકને પ્રાપ્ત કરે ઇવન બ્રહ્માના લોક સુધી જાય પણ પુણ્ય ખૂટે એટલે પાછો જ મૃત્યુ લોકમાં આવી નિવાસ કરે આવી રીતે સુખનું ફળ છે એ ભોગવા કરે પણ અનંત શાશ્વત એવું પ્રભુનું ધામ છે ત્યાં ક્યારેય જઈ શકતો નથી મહારાજ કે ભગવાનની ઉપાસના ન રાખે નામ સ્મરણ ન રાખે અને કોઈ એકલા ધર્મે કરીને જો ભવસાગર તરવા કલ્યાણ કરવા ઈચ્છે છે તો એ કેવો છે પેલો માથે પાણો લેતો હતો તો આ કેવો છે કે તુંબડા બાંધીને બાંધીને સાગર તરવા ઈચ્છે એવો ડાયો જાણવા તો તુંબડા બાંધીને સાગર કેમ તરે એટલે એકલે સ્વધર્મે કરીને કલ્યાણ થતું નથી અરે પંચાળાના સાતમામાં એમ કહ્યું કે જો ભગવાનમાં ન જોડાય તો ગમે તેઓ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી હોય ઉર્ધ્વ રેતસ બ્રહ્મચારી હોય મહાત્યાગી હોય તો એનું કલ્યાણ થતું નથી અતિ કઠણ છે એટલે એકલો સ્વધર્મ છે એ નકારો છે ઘણા લોકો ખૂબ ધર્મી લોકો દેખાય છે એમણે ધર્મનું પાલન આવશ્યક છે પણ પ્રભુની ઉપાસના ભક્તિ પ્રીત તો અતિ આવશ્યક છે તો જ શાશ્વત પ્રભુના ચરણની સેવા અને સુખ મળી શકે હવે એકલો વૈરાગ્ય હોય અને પ્રીત અને આત્મનિષ્ઠા ન હોય તો તો મહારાજ કહે એ પણ વાંજીઓ છે એકલો વૈરાગ્ય એ શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ એની પ્રાપ્તિ એને થતી નથી વૈરાગી છે એટલે પંચવિશ્વ એને આટાપાટા મટી ગયા છે તો એને શાંતિ જરૂર છે કારણ કે ક્યાંય એને ખેંચાણ નથી શાંતિનો અનુભવ કરે છે પરંતુ પ્રભુનો જે પરમાનંદ છે એ એકલો વૈરાગ્ય છે પ્રીત અને આત્મનિષ્ઠા કે પ્રભુની ભક્તિ નથી તો પ્રભુના સ્વરૂપ સંબંધી સુખની તો લવલેશ પણ ઝાંખી થતી નથી વૈરાગ્ય કરીને વિષયોની પેલી નથી પીડા એટલે સુખ છે એને વૈરાગ્ય સંસારમાંથી તોડી નાખ્યો પણ કશે જોડ્યો નહીં સંસારમાંથી તોડવું ભગવાનમાં જોડવું એ જ ખરા ભક્તનું લક્ષણ છે રેલવેમાં ડબ્બો જોડાયેલો છે એ રેલવે દીવ બાજુ જાય છે દીવ ને ગોવા ને તો બધી દરિયાની પટ્ટીમાં બધી રમણભૂમિ છે ને ફરવાની પટ્ટીઓ છે ચલો દીવ બાજુ ડબ્બો વિચાર કરે મારે નથી જવું તેનાથી નોખો પડી ગયો તો દીવ જતો અટકી ગયો પણ ત્યાં ત્યાં પડ્યો રહ્યો હોય એટલે યાર્ડમાં મુકાઈ ગયો યાર્ડમાં એને શાંતિ જ છે એવી શાંતિ કેવળ વૈરાગ્યવાળાને છે પણ એ જ ડબ્બો યાર્ડમાંથી નીકળી દ્વારિકા જતી ટ્રેનમાં આંકડો લગાડી દઈએ તો દ્વારિકાધીશના દર્શન થઈ જાય બોલો દ્વારિકાધીશ કી આ પ્રભુમાં જોડાઈ ગયો એટલે એને સુખ મળે પરમાનંદ મળે નહીતર કેવળ વૈરાગ્ય એટલે યાર્ડમાં પડેલા ડબાન સમાન છે તો ચારેય વસ્તુ હવે ટૂંકમાં ઉપસંહારમાં આત્યંતિક કલ્યાણ જોઈએ છે તો આ આત્યંતિક કલ્યાણ ચાર વસ્તુ જોઈશે પ્રીત જોઈશે આત્મનિષ્ઠા જોઈશે વૈરાગ્ય જોઈશે અને સ્વધર્મ જોઈશે ચારેય જોઈશે તો જ આત્યંતિક કલ્યાણ થશે એ વગર આત્યંતિક કલ્યાણ નહીં થાય હવે ખોટ છે તો ખોટ જે છે એ ખોટને ટાળવા માટે એવા જે એકાંતિક સંત છે એની સેવા અને સમાગમે કરીને ખોટ ટાળવી એનાથી જ દૂર થાય એકાંતિક સંત કોણ કે જે આ ચારેય યુક્ત છે આત્મનિષ્ઠા યુક્ત છે વૈરાગ્ય યુક્ત છે ભક્તિ યુક્ત છે અને પ્રીત સ્વધર્મ યુક્ત છે એ એકાંતિક સંત છે વરતાલના ત્રીજામાં વિશેષ બતાવ્યું છે દીવા જેવા છે મશાલ જેવા છે વીજળી જેવા છે ને વડવાના લગ્ન જેવા છે જેવો એકાંતિક સંત મળે એવો માલામાલ કરે એટલે આપણે તો જો આ ખોટ દેખાતી હોય તો એવી ટાળવા માટે એવા સંતની જરૂર પડે એ તો જેવું દરદ એવો ડોક્ટર જોઈએ ભાઈ હા હવે આપણે દરદ કંઈ હોય આંખનું દર્દ હોય ને નાક કાન ગળાવાળા પાસે પહોંચી જઈએ તો ઉલટાનું આપણું કાપી નાખે ભાઈ એટલે જેવું આપણને પીડા છે કે જેની ખોટ છે એવાની પાસે પહોંચે તો મહારાજ કે પૂર્તિ થાય અને અંતે પ્રભુના પદને પામે એટલે કે આત્યંતિક કલ્યાણને પામે પણ કેવળ આત્મનિષ્ઠા આત્યંતિક કલ્યાણ ન થાય કેવળ વૈરાગ્ય આત્યંતિક કલ્યાણ ન થાય કેવળ સ્વધર્મ આત્યંતિક કલ્યાણ ન થાય પણ કેવળ ભક્તિ નવધા પરિત સહિત હોય તો તો કલ્યાણ તો થાય છે પણ ભક્તિ ઉપર ભય બહુ છે એટલે મધ્યના છવ્વીસમાં જ બતાવ્યું છે કે આજે આત્મજ્ઞાનની વાત કરીએ છીએ આજે વૈરાગ્યની વાત કરીએ છીએ આજે સ્વધર્મની વાત કરીએ છીએ કલ્યાણ તો ભક્તિએ કરીને જ થાય છે પણ ત્રણ છે એના સહાયક ઉપકરણ છે કે ભક્તિને ભંગ ન થવા દે અખંડ પ્રભુની ભક્તિ રખાવે એટલા માટે આત્મનિષ્ઠાની જરૂર છે એટલા માટે વૈરાગ્યની જરૂર છે એટલા માટે સ્વધર્મની જરૂર છે કલ્યાણ તો ભક્તિએ કરીને જ થાય છે કલ્યાણ આશ્રય કરીને થાય છે કલ્યાણ ભગવાનને સર્વ કરતા જાણવાથી થાય છે પણ આત્મનિષ્ઠા વૈરાગ્ય સ્વધર્મ કલ્યાણદાયક નથી પણ ભગવાનની ભક્તિને પરિપૂર્ત કરવા માટે રક્ષા કરવા માટે તો જરૂર છે છે ને છે જ જેવી રીતે ભક્તિ સીતા પંચવટીમાં છે મારીચ મૃગ બનીને આવ્યો રામ ગયા એટલે જ્ઞાન રૂપ ગયા પાછળ લક્ષ્મણજી ગયા વૈરાગ્ય રૂપ ગયા જ્ઞાન ગયું મૃગની પાછળ વૈરાગ્ય ગયું લક્ષ્મણ રૂપ પાછળ મર્યાદા દોરીને લક્ષ્મણજી ગયા હતા એ સ્વધર્મની મર્યાદા છે એ સીતાએ તોડી પરિણામે જ સીતા એનું અપહરણ કરીને રાવણ લઈ ગઈ અને મહાદુઃખને પ્રાપ્ત થયા એટલે સીતા એટલે ભક્તિ એ ભક્તિને અખંડિત રાખવા માટે જ્ઞાનની જરૂર છે વૈરાગ્યની જરૂર છે અને સ્વધર્મની જે મર્યાદા છે એની જરૂર છે તો જ પંચવટીમાં સીતા સુરક્ષિત રહે એ પંચવટી કઈ છે આ પાંચ ભૂતનું શરીર એ આપણી પંચવટી છે એમાં ભક્તિરૂપી સીતા બેઠી છે એમાં જ્ઞાન જોઈએ એમાં વૈરાગ્ય જોઈએ અને એમાં સ્વધર્મની મર્યાદા જોઈએ ઉપકરણ છે સહાયક છે સીતાનું સતત રક્ષણ કરે છે ભક્તિનું સતત રક્ષણ કરે છે એકલી ભક્તિ હોય અને એમાં જો હવે મહારાજે સારંગપુરના અગિયારમાં બતાવ્યું કે જો ભક્તિ હોય પણ વાસના હોય આમાં ક્યાંય ગડબડ છે અને વાસના રહી તો બીજા ભગવાનના ધામને પામે પણ પરમાત્મા પુરુષોત્તમનું જે અક્ષરપદ છે એને તો ન જ પામે એટલે આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવા માટે ભક્તિને અખંડ રાખવા માટે આ ચારેય વસ્તુ સહિતની જે ભક્તિ છે એ પ્રાપ્ત હોય તો જ આત્યંતિક કલ્યાણ થાય છે અધૂરું હોય એમાં તો એવા સંતને મળે તો પરિપૂર્તિ થાય અને અંતે દેહનો ત્યાગ કરી એ જે ચિદઘન તેજ છે એમાં જે પુરુષોત્તમ સદા સાકાર છે એની સેવામાં જઈને પહોંચે છે અને એ જ આત્યંતિક કલ્યાણ છે સહજાનંદ સ્વામી મહારાજ